આપણે કહી દઈએ અને તમારો માલ જોરું ઊંધું થાય છતું થાય છે એમનો કેવું છતું એમનો આપણે જાણ ના રાખવું થાય છે ને થતું થાય આપણું પદ ખોવાવું ના જોઈએ કોઈ જગ્યાએ એકદમ ધૂપમાંથી આવ્યા પરસો રેડી જતા સંગતમાં બેઠા અને ફર્સ્ટ ક્લાસ પવન આવ્યો એટલે તરત ખબર પડી જાય કે આ કોનો માલ કેવો સરસ પવન છે એમ કહ્યું ને એકાકાર થઈ જાય કેવું તરત જ અગ્રાગ્રત કહી દે કે આ માલ તમારો કહી દે આ ઇનામ તમારું મારું કશું આ ઇનામ લેવા લાગે તો રૂલ્સ આપણે કોણ પાછું એટલે જેનો જે માલ હોય તે લેવો ફોરેનમાં સુપર રહેવાનું બીજી કઈ આનંદ જ ના આપવો જોઈએ આપણને આનંદ ના આવવો જોઈએ નવનીત ને ભલે આનંદ નવનીત ને આનંદ આવે પણ આપણને ના આવે પછી એક જગ્યાએ નવનીત ભાઈ ડિપ્રેશન થઈ જાય તે આપણને ના થવું જોઈએ આપણે જાણીએ કે નવનીત ભાઈ પહેણા ગયા તો ડિપ્રેશન થઈ ગયા અહીંયા સુખ ના થાય ને એવું આપણું છૂટું રહેવું જોઈએ છૂટું રહેવું જોઈએ આપણે તન્મા આગળ થઈએ બાવી નાથી ત્યારે બાવો નાખે ત્યારે હું રહી ગયું બાવી નાથી તેમ બાવો નાખે બાવી તો એક્ટ્રેસ જેવી છે ના તે બાવન તારે શું નાચમાં પેલી બાવીઓમાં હાથ ઝાલે એટલે પેલો બાવો મેર કરીએ તો હાથ ધાલે આપણે નાચીએ શું કર્યા એ જોડે ફર્યા કરીએ એવું નાચીએ નાચે બીજા બાકી નાચે તો નાચે આપણે ત્યાં નાચે એટલે તું તો બાવી નાચે કે તું હો પણ નાચીએ તને ભૂલ સમજ પડી હા બાવી તો નાચે આપણે જોઈએ નાચી સારી નાચી પછી ડિપ્રેશન આવે તે જોઈએ કારણ કે જેને એલિવેશન થયું હોય તો ડિપ્રેશન આવે એવું જે ટાઈટ થઈ હોય તે પણ ફાયદો જ નથી સમૂહ ભેગો થાય ને સમૂહમાં હોય તો આવે નહીં જરૂરી પ્રકૃતિ એવી આની પ્રકૃતિ પેલા હતી સમૂહમાં હોય તો એને થાય કેવું થઈ જાય એટલે એને ભાવે એટલે એને ભાવે એમ જુદી

જવાબદાર હોય પણ આપણે જોડે જોડે પ્રેમને તું જાણું છું પ્રેમ તે પ્રેમ બધું પરદેશી માલ કેવો પરદેશી માલ ફોરેન મટીરિયલ બધો તકલીફ ની વાત તો એ છે કે દાદા સત્સંગ કરે ને તો હવે ધ્યાન સંભળાતું નથી પાછું એટલે કઈથી આનંદ આવે બરોબર છે દબાઈ જાય એક તો બહુ અઘરું હોય એટલે સમજાય નહીં અને બીજું સંભળાય નહીં અહીંયા આવું ને એટલે સંભળાય નહીં પેલા હું કઈ મારા વિચારમાં જ બેઠી હતી પિક્ચરમાં જાઉં તો પિક્ચરમાં બી અડધું જોઉં ને અડધું ના જોઉં મારા વિચારમાં જ બેઠી રહું ધીમે ધીમે પાકવા એક ધીમે ધીમે પાકશે તો દાદા મારે ઊંધું થાય છે મને ફક્ત દાદાની વાત સંભળાય ના ભાઈ ના ભાઈ એમ પૂછવાનું શું થાય આપણે કોઈ વિવાદ કરનાર કોઈ મળે નહીં પણ વિવાહ કરવાનો આપણે પૂછવાનું તો તમારી કઈ ઈચ્છા રહી જાય છે કઈ ઘેરે ઘેર તમારી ઈચ્છા ના રહી જાય છે શું કહ્યું ઈચ્છા ના વાતો કરવાથી આમ શું કહે ભગવાનને પડવાની વાત ના એ બધું એમનું ભણક આપી પછી એ તો એને પાછું આવે છે ભાઈ તું આવું એ વાતો બધી એવી જયારે પણ મૂળ આબરું ના કહેવાય કે મૂળ આબરું મૂળ આબરું એટલે આપણે ભગવાન થઈને જ બધું પછી જરાક મહી જરા ઊંઘ ના આવે એટલે કંટાળો મૂકો મૂકો મૂકો બચ્યો તકના આતાર ને ઉધરા આવે છે એમ પૂછવું ક્યાં છે કોઈ બીજું તો કોઈ અત્યારે છે નહીં કોણ પૂછે કોણ આપણે તો છીએ કારણ કે પૂછે બહુ તારે બીજું કોણ પૂછે આપણે પૂછનારા છીએ નવની એટલે કોઈ પૂછતા નથી કશું વ્યવહાર રાખે મારે જેવું વ્યવહાર રાખને પછી કેવો સ્વાદ આવે એટલું તો છે નવની બધી એની અડચણ છે આમ થાય છે તેને પલાણ ભાઈ અહીંયા આવે છે ને તે બહુ મુશ્કેલી પડે એટલે આપણે સમજ પાડીએ પણ અમે તમારી જોડે છે તમારે સારી મુશ્કેલી છે લાગે તો સારું કોઈ કરનાર ના હોય લાગે તો સારું કે આવું મને પૂછે છે કોઈ પૂછનાર નહીં કોણ પૂછે આપણે બધું પૂછીએ છે આપણે બધા જુદા થયા કઈ વધારે છે આપણે ઝઘડો ના બોલીએ આપણે કઈ ઝઘડો નથી ને એટલે આપણે બોલવા ચાલવાનો વ્યવહાર જરા ટીકર વિકર કરીએ તેવું સલાહ આપવા દેવાનું શું હા સલાહ લેવાની સલાહ આપવાની એક દાડા આપણું ટીકર કરી જાય હા આપણે ટીકર કરીએ તો દાડા આપણું કરે કરી એમ કરતા કરતા વ્યવહાર મંડાઈ જાય વ્યવહાર મંડાયો એટલે પછી થઈ ગયું મુક્તિ જ છે ને છૂટાપણા વ્યવહાર મંડાયો એટલે મુક્તિ જ છે ને એને મુક્તિ કહી ભગવાને વ્યવહાર મંડાણો એટલે મુક્તિ જ કહી એને છૂટા તો છે જ વ્યવહાર મંડાણો વ્યવહાર મંડાણો શું કે છે હું કદાચ બાથરૂમમાં ગયા હોય બાથરૂમમાં ગયા હું કહું કે જરા ગરમ પાણી વધારે લો જરા ચેક કરો નવડાઈ એ નવડાવીએ કહીએ સારું એને દુઃખ દઈએ એના લીધે આપણે આ દાદા પામ્યા પેન લીધે દાદા દાદા પામ્યા એક કપ ચા પી ગયો જરા જરા પાન ખાવ બેઠે એમને બહુ શોખ ના હોય બીજા પાન થાય બહુ ચા પીએ ખરીદી લાવવાના ગમે એટલા રૂપિયા હોય હાથમાં તો કઈ ફોર્ટ એરિયા આખો ખરીદી લાવવાના બીજી કઈ ચીજ જતું નથી બીજી ક્યાં વ્યવહાર કરવો જોઈએ વ્યવહાર કરું કે શું વ્યવહાર ઈચ્છા છે કે સીધું સારી કરી હોય તો શાદી કર્યા પછી તર કરી લેજે કે શું કહ્યું પછી ડાયવર્ટ કરી થતો આપણે બાઈ હોઉં કે કબૂલ કરે કે આ ડાયવર્ટ નહીં તો પહેલા તો વર્ગે જ નહીં વર્ગેલું છૂટે જ નહીં ને પંચ્યાસી વર્ષ સુધી વર્ગણ રહ્યા જો સુધી કાકા જીવે તો હવે તો નિરાંતે તારે ફરી તરી ચાલી હોય તો લેવાય એ પૂછવા કાકા શું જાય છે પૂછું દાદા પૂછું છું એને હવે બધું પૂછવું જોઈએ વ્યવહાર તો કરવો તમે પૂછજો ને વ્યવહાર બહુ સારો ચાલશે પછી વ્યવહાર બહુ સારો ત્રીસ પાંચ પંચોતેર નમો ટાઈમ ગયો તે ના બીજા બધા ટાઈમ તો ગયા સગડીઓ પાસે બેઠા બહુ સગડીઓ પાસે બેઠા થોડી વાર ચાડી ઉડે મુખ્ય સબ્જી નથી હા દર્શન કરે રાખવાથી મૌન રાખવાથી વચન પર ખીલે સમજીને એમને આપણે